જ્ઞાન થયું બુદ્ધ ને જે બૌદ્ધિક જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન જે થયું પછી આ ધર્માનું શરૂઆત થઈ ને જ્ઞાન નહીં જ્ઞાન માલિક આ બુદ્ધિ ના ચોક્કસ સ્તર ઉપર લે છેલ્લા એટલે બુદ્ધિ ના સંપૂર્ણતા બુદ્ધિ ના ચાલે ત્યાંનું મનનું ચાલુ થઈ બુદ્ધિ નું ચાલુ થઈ આ જ્ઞાનનો પ્રસાર કાયદો એને આ એને આ એ થયું જ્ઞાન ના પ્રસાર ટાઈમે બુદ્ધિ જ્ઞાન બુદ્ધિ જ્ઞાન ભૌતિક જ્ઞાન ભૌતિક જ્ઞાન પણ એ આત્માનું જ્ઞાન નહીં આત્મિક જ્ઞાન નહીં આત્મા આત્મા નથી જાણ્યો આખું છે એને આત્મા જાણો જ નથી આત્મા શું છે આ બુદ્ધના માર્ગ પર એ આત્મા જે જાણ નથી એ મનમાં જે જાણે છે એ ખોટું આત્મા એ શું કહે છે કે આત્મા ક્ષણિક છે આત્મા ક્ષણિક છે એમ કે છે એ તો એ વિધાન જ ખોટું દેખાય ને جیواتم جیو نے آپ આત્મા ઉત્પન્ન થાય ના થાય ઉત્પન્ન થાય ના થાય ક્ષણે ક્ષણે જુદો જુદો પર્યાય વ્યક્તિ નથી એમ પૂછે છે એક પર્યાય દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ નથી એમ કે મૂળમાં હા મૂળ ન હોય તો ડાળીઓ કાઢી હોય here المنظر الأول والثاني وما عدناه هذا اليوم اليوم كان هذا الأنام كان الشيء إلا بالوقت الذي دريان ما لكن دريان ما لا تقدر دريان يقول એ જે અંતરાય કરવું હતું તે એટલા જ તમારે અંતરાય આપણી સામે વાઘ આવે શું કરવું વાઘ આપણી સામે વાઘ આવે શું કરવું આપણી સામે આવે હા આપણી સામે આવે આપણે સરસ જાગૃતિ હોય તો તમારે બોલવાનું બોલવાનું શું બોલવાનું ભેગા નહીં નથી આવડતું એટલે સાડા નહીં આવે તમે કોને કોને જમી ક્રિયા ગયા ઉમેરો કેટલો આ ભગવાન આ તો બહુ બહુ બોલાય પછી મદદ કરી કે ઉત્પન્ન એવું છે ને આ બધા નબળા બાબા છે નબળા ત્રણ દિવસ સર એમ કે છે કે એવું જો વિચારીએ તો એકબીજા પ્રત્યે કર્તવ્ય જેવું કઈ રહ્યું નહીં મારે હું છું અમુક છું બોલે તો વાઘને દેખાય નહીં એવું બને એમ વિસનભાઈ કે છે તો જો ન દેખાય તો વાઘને તો જે આ એની ગંધ આવે ને માણસ ની ગંધ આવે ને ભૂતગલ ન દેખાય વાઘ આત્મા હોય નિશ્ચયમાં અને અંતરાય ઘણા ખરા તૂટી જાય અંતરાય તૂટી જાય ઘણા ખરા બોલો જે સુખ નો અંતરાય પડે તો એ સુખ આપણે ભેગું થઈ જાય જે સુખ નો અંતરાય પડે સુખ ભેગું થઈ જાય અનંતતાથી અંતરાય પડે એ સુખ ભેગું થઈ જાય શું જીવતા શું કે સાચું બોલતા સંસારની પાંચ દિવસ ચિંતાઓને એમાં હતા કે આ દિવસ આનંદમાં આવી ગયા જે આનંદ પ્રાપ્ત કરવાનો જે અંતરાય હતા એ તૂટી ગયા તો જે આનંદ જીરો થયો ગઈકાલે આપણો કેમ બન્યું યંત્ર હતા ગયા એટલે બન્યું ના બને યંત્ર ઉડી ગયા પશ્ચિમ દિશામાં એમનું મુખ પશ્ચિમ દિશામાં જે પસંદ કરે આપણા ઘરમાં અનુકૂળતા જોઈએ કે આ પશ્ચિમ અનુકૂળ છે કે ઉત્તરમાં અનુકૂળ તો કારણ કે આપણે આ ઉત્તર તરફ જોઈએ એ રીતે ફોટો આવવો જોઈએ ફોટો દક્ષિણ તરફ જતો અને બીજો પૂર્વ તરફ જતો હોય ખોટો બહુ વાત કરે વાત કરે કરે કરે મળનારા બહુ ઓછા હોય દાદા બહુ મળે જ નહીં કારણ કે આવી વાત કોઈને ગમતી ન હોય એવી માન માન બોલે નહીં ને હા આ તો સાચી વાત છે જેમ છે તેમ એકદમ ઉતરી જાય છે દાદા ત્યાં સુધી વાર્તા બુદ્ધિ સમજાય સમજાય સમજાય સારો બોલે બોલે તો નથી ગઈ પણ જતી તો ગઈ પછી ગઈ કરી શકાય પછી ગઈ ક્યારે કહી શકાય પછી ગઈ આગળ થયું જતી ગઈ થી પણ આગળ છે એ તો અત્યારે જતી ગઈ હવે આગળ જવાનું પછી ગઈ કેવી રીતે ગઈ શકે જતા હતી પછી કઈ ક્યારે કહી શકાય ફરી આપણે એવું એવું ફેર ચડે જ નહીં નીચે ઉતારતા ફેર કરે નહીં ચડડો ન ચડે પણ પોતાને ના ચડે ચડડો ચડતા આપણને ધરતી ગઈ ધરતી ગઈ અને એ શબ્દ થોડુંક એટલે ખૂબીની વસ્તુ એ છે એ શબ્દ જે નીકળે છે ને એ એક્ઝેક્ટ પેલું એને અડે છે એ ઉખેડે છે ફેરવે છે એક્ઝેક્ટ ક્રિયાકારી થતું દેખાય અંદર એટલે એટલે દરેક પેલું હોય પંખાની સ્પીડ લાઈટ ની સ્પીડ તો લાઈટ થાય પંખાની સ્પીડ તમે પંખો કરો હિટરની ચિંતા છે હિટર થયું એવું બરોબરના શબ્દે એક એક જગાએ ટચ કરી બધું કામ કરતું હોય થોડું વૈજ્ઞાનિક લાગ્યું હતું આ રૂમ માં આપણે છીએ મુક્ત છીએ પણ રૂમ માં બંધારા જેવું છે એટલે રૂમમાં હરી ફરી શકાય છે મુક્તતા પણ લાગે છે પણ હજુ આ રૂમનું બંધન છે એવું એવી દિવાલોનું બંધનમય લાગ્યા કરતું હોય છે આવી વાત નીકળે ને ત્યારે એક જ દરવાજો ખુલી ગયો એવું લાગે બહાર નીકળશે કહી શકાય ખરું પછી તો એવા સંજોગ ઉભા થાય છતાં પરિણામ બગડે એટલે બદલાય નહીં માટો બદલાય નહીં ત્યારે કહી શકાય હવે ત્યાં સુધી રાહ જોવાની રહી હવે તો દાદા ની વાત જો આત્મા આવી એટલે પછી તો બધો છોડી દાદા ને ફરી આવો કહેવાનો વખત ના આવવો જોઈએ એ બહુ એ થયું દાદા સાહિત્ય તો એવું અમર છે તમને ગાદા બધા ના રોકાય સ્વભાવ સ્વભાવ بھائی پڑھیا پڑی گاڑی દાદાને ટકો ના આપે એવી તારી ઈચ્છા એ આખો દિવસ આ વિજ્ઞાન નું પૃથ્થકરણ કરી દાદાને એક શબ્દ પર ઓળંગવો નથી અને આ દાદા જે આખું મોક્ષમાર્ગ નું ઉઘાડું વિજ્ઞાન બોલી રહ્યા છે એ ને સતત સમજવાનું જબરદસ્ત વ્યવહાર થતા પણ જે આવી જે ભૂલો થતી હોય છે તથા જે વ્યવહાર બને છે અને જે ભૂલો ઉભી થાય છે બધી અને આખું પાટો બદલાવ કર્યું ને તમે ચુકાવી દે કેટલું ને જોખમી લાગ્યું બધું મેલ લાઈન પર ધ્યાન નહીં પાછો બંધ લૂટી જાય જરાય વિશ્વાસ નહીં કરતો કરીએ તો પછી આવી ગાડી બદલી જાય પાટો આ મોક્ષ માર્ગ માં પોઈન્ટમેન્ટ કોને <laughs> <laughs>